એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અનન્યા વાર્તા સાંભળવા આવી છે આવો આવો અનન્યા બહેન આ તમારી આંખો તો બહુ સરસ છે ભાઈ વાહ વાહ સાંભળો સાંભળો ત્યારે આજે હું તમને વાસુદેવ સોઢાની વાર્તા કહેવાનો છું હો બહુ સરસ મજાની વાર્તા છે અને વાર્તાનું નામ છે એકલા કદી જીવાય એક જંગલ હતું તેમાં અનેક પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા જંગલમાં ઊંચા ઊંચા ઝાડ હતા અને ઘાટી ઝાડી હતી ટેકરીઓ હતી અને પહાડો હતા ખિલખિલ ખિલખિલ ગાતા ઝરણા હતા અને નદી હતી ફૂલોની મહેક હતી અને મીઠા મધુરા ફળો હતા બધા જ પ્રાણીઓ પક્ષીઓ જંગલમાં આનંદથી રહેતા હતા ભાઈ બધાને ખાવાનું મળી રહેતું હતું પીવાના પાણી માટે ઝરણા વહેતા હતા પણ એક દિવસ એવો આવ્યો કે જંગલના પશુ પંખીઓનો આનંદ સાવ ઓસરી ગયો વર્ષમાં એકેય વાર વરસાદ પડ્યો નહીં તેથી નદીઓ સુકાઈ ગઈ ઝરણાઓ પાણી વિના કોરા ધાકોર થઈ ગયા જંગલના વૃક્ષો તો મુરઝાવા લાગ્યા ઘાસ ઉગ્યું નહીં ફૂલ છોડ સુકાઈ ગયા ઝાડ પર ફળ તો શું પાંદડા પણ રહ્યા નહીં અનન્યા હો અને જંગલ આખું બિહામણું ભાસવા લાગ્યું પશુઓ ઘાસ માટે આમ તેમ ભટકવા લાગ્યા પાણી માટે બિચારા તરફ તરફડવા લાગ્યા પક્ષીઓ ચણ માટે ઉડા ઉડ કરવા લાગ્યા પણ ક્યાંય કશું ઉગ્યું હોય તો મળે ને હે સૌ પ્રાણીઓ મુંજાઈ ગયા હવે કેમ જીવાશે ખોરાક અને પાણી વિના કેમ ચાલશે ક્યાંય પણ વરસાદ પડ્યો નહોતો નહીતર ક્યાંક બીજા મુલકમાં જઈને થોડા દિવસ પસાર કરી શકાય હાથીભાઈની આંખો ભીની થવા લાગી તેને પોતાનું દુઃખ તો હતું જ પણ બીજા પ્રાણીઓના દુઃખનું પણ દુઃખ હતું હો વાંદરાભાઈ પણ ગુલાટ મારવાનું ભૂલીને ચૂપચાપ બેઠા હરણ કૂદકા મારવાનું ભૂલી ગયા સસલા દોડતા બંધ થયા શિયાળભાઈએ પણ પોતાની લુચ્છાઈ છોડી દીધી જાણે બધા એકબીજાના મુખ સામે જોઈને નિશાસા નાખતા હતા આ દુઃખ કોઈ એકલાનું નહોતું ભાઈ બધાનું સામટું દુઃખ હતું પંખીઓમાં મોર ગહેક તો બંધ થયો બુલબુલ ગીતો ગાતા નહોતા કલરવ જાણે શાંત થઈ ગયો આખો દિવસ ગુંજતું જંગલ મૂંગું બની ગયું મૂંગું જંગલના રાજા સિંહને પણ ખૂબ દુઃખ થયું સિંહને માટે ભલે ઘાસ કે ફળ નથી ખાવા હું તો બીજા પ્રાણીને મારીને જીવી શકીશ પણ બીજા પ્રાણીઓ કેમ જીવશે અને એ બધા ન જીવે તો મારે જીવીને શું કરવું એકલા એકલા જીવવાની શી મજા એકલા કદી જીવાય સિંહે પણ નક્કી કર્યું કે હવેથી કોઈ પ્રાણીને મારવું નથી તે પણ બધા પ્રાણીઓ સાથે ચિંતામાં પડી ગયો હવે તેની પાસે હરણા પણ આવતા અને સસલા પણ આવતા સિંહને એક વિચાર આવ્યો વરસાદ આવે તો જ જંગલ ફરીને ચેતનવંતુ બને ભગવાનને પ્રાર્થના કરું તો વરસાદ આવે આવું નક્કી કરીને સિંહ તો એક ટેકરી ઉપર ગયો અને આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો બીજા બધા પ્રાણીઓને થયું સિંહ આપણા સૌ માટે પ્રાર્થના કરે છે તો આપણે પણ સાથે પ્રાર્થના કરીએ બધા પ્રાણીઓ સિંહ સાથે પ્રાર્થના કરવા લાગ્યા પક્ષીઓને પણ થયું કે બધા ભગવાનની પ્રાર્થના કરે છે એટલે આપણે પણ કરીએ જંગલના બધા પશુ પક્ષીઓ ટેકરી પર ગયા આંખો મીચીને સૌ ઈશ્વરને યાદ કરવા લાગ્યા તેઓના સાચા દિલની પ્રાર્થના છેક પ્રભુ પાસે પહોંચી હો અનન્યા આકાશમાં વાદળાઓ ઘેરાવા લાગ્યા અને જોત જોતામાં આખું આકાશ વાદળોથી ભરાઈ ગયું વીજ જબૂકી અને પછી તો ભાઈ ગડગડાટ થયો થોડીક વારમાં વરસાદ તૂટી પડ્યો વરસાદ ટેકરી પર પ્રાર્થનામાં બેઠેલા બધા પ્રાણી પક્ષીઓ વરસાદમાં ભીંજાવા લાગ્યા સૌના મોં ઉપર આનંદ છલકાવા લાગ્યો ભાઈ સૌ પ્રાણીઓએ સિંહને કહ્યું સિંહભાઈ તમે અમારા માટે કરેલી પ્રાર્થના ઈશ્વરે સાંભળી હો સિંહે કહ્યું રાજાની ફરજ છે તમારું સુખ મારે જોવું જોઈએ પણ મારી જ પ્રાર્થના નહીં તમારા સૌની પ્રાર્થના ફળી છે દુઃખમાં આપણે સંપીને રહ્યા તેનું જાફળ છે પછી તો ભાઈ વરસાદ વરસતો રહ્યો ઝરણાઓ વહેતા થયા નદીઓ ઉભરાવા લાગી અને સૌ પ્રાણીઓ નાચતા કૂદતા જંગલમાં ફરવા લાગ્યા ભાઈ તો અનન્યા બેન મારા નાના નાના ભૂલકાઓ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ પાછો ભાઈ આવજો